કેટલા વાક્ય થયો કેટલી આજ્ઞા આપી મારે પાંચ આજ્ઞા તમને આપી છે કેટલી આપી બે બે કઈ કઈ રિયલ રિલેટિવ હવે ત્રીજી આજ્ઞા આપું છું અત્યાર સુધી તો કોણ ચલાવતું તું તમારું આ બધું આ ચલાવતું હતું કોણ બધું શુદ્ધાત્મા ભગવાને ચલાવે નહીં શુદ્ધાત્મા એ ચલાવે નહીં અને તમે ચલાવતા નથી ચલાવતા નતા તો દસ લાખ કમાય ને તો હદી હરીફરી કર્યા કરે દોડધામ કર્યા કરે કમાયો કમાયો કમાયો બોલ્યા કરે પછી આ ખોટ જાય તો આપડે પૂછીએ કેમ શું થયું કે ભગવાન લૂઠ્યા કે મારી પર એટલે કમાયો ત્યાં કે હું કમાયો ખોટ ગઈ તા ભગવાન લૂઠ્યા એવું બોલે ખરાબ ના ઇન્ડિયા નો બોલે એમને અમને અમને શું જવાબદારી છે ખ્યાલ જ નહીં ને પછી માર ખા ખા કર્યા કર્યા આખી જિંદગી નો ભગવાન ઉપર આરોપ કરવા છોડે ને એવી આ પ્રજા શું કહ્યું ભગવાને ખોટ કરી કે છે એમને છોકરા ના હોય પણ ધૈર્ય તો છે ને એમને શું હેરાન કરો છો અરે નહી તો પછી બધું ઊંધું બોલે એક જણ તો એક એક જણ તો એમ કહેતા હતા મને કે દાદાજી મારો ચોથો છોકરો પહેણ્યો ત્યારે વહુ આવી તે મોર પગી છે તારથી અમારે દશા બેઠી એટલે હું વહુ જ કહું કે વહુ ને મોર પગી કે જોરો ભાઈ આપઘાત કરે બિચારી પેલી જાણે તો આપઘાત કરે બિચારી આ પ્રજાનું સ્થિતિ દુઃખી થાય આ પ્રજા દુઃખી જો દુઃખ જો અપાર દુઃખો છે ભોન વગરની પ્રજા છે બિલકુલ અને તે ડેવલપ ગણાય છે અધ્યાત્મમાં પણ અધ્યાત્મની એટલું બધો કચરો પડ્યો છે એ જો કચરો કાઢે તો અધ્યાત્મ સુંદર છે પણ નર્યો કચરો પડે કોઈ કચરો કાઢનાર નહીં બધા કચરા નાખનારા આવે છે ઉડતા અહીંયા આવીને કચરો નાખી જાય ઉડતા જે પૂંજો હિન્દુસ્તાન લાવીને તો કચરો કોઈ કાઢતું નથી આ મારા ભાગે આખા દુનિયાનો કચરો કાઢવાનો આવ્યો છે ઋષભદેવ ભગવાન ના વખત કચરો પડ્યો છે તે સુધી આ કોઈ જાપટ્યું જ નથી અને આવો આવો ઠાકોરભાઈ આવો ઠાકોરભાઈ ડોલર લઈને ચાલ્યા પડે ને થોડા ઘણા જે પાંચ પચાસ ડોલર ડોલર મળે લઈને હેર્યા ઠાકોરભાઈ જોડે કહો આપણે આવો આવો બોલ્યા હતા ને આ સોદો પોતાનું શું હિત કર્યું હિત નું ભાન વગર નું એ રીતે આવો ધર્મ કેમ પોહાય છે આપણને આખો દાડો ઉપાધિ ઉપાધિ ઉપાધિ ઉપાધિ મોઠેલો હારી ચાલે તાર સ્ટોર માં ફરતો હોય ના ચાલે બરોબર તાર ગુજાયા કરે આખો દાડે ચાલતી નથી ચાલતી નથી ચાલતી નથી કેમ જ્ઞાન આપ્યું છે આ જ્ઞાન બધું દુઃખ જતું રહે છે તમે આ સમજશો તો એટલે આ કોણ ચલાવે છે તમને બતાવું આ કોણ ચલાવે છે તમને બતાવું કે તમે ચલાવતા નથી વસંતભાઈ ચલાવતા નથી અને ભગવાને ચલાવતા નથી જે ચલાવે ને તેને બંધન થાય તમે અત્યારે આરોપ કરતા હતા હું ચલાવું ભ્રાંતિ હે અહંકાર કરતા હતા તો એ બંધન થતું હતું એટલે ચલાવે તો બંધન થાય બાકી તમે ચલાવતા નથી ને ભગવાને ચલાવતા નથી આ તો સાયન્સ વ્યવસ્થિત શક્તિ છે કે જે સૂર્ય ચંદ્ર તારા અનાધિકાર થી વ્યવસ્થિત જ રાખે છે નિરંતર વ્યવસ્થિત રાખે ખબર ને એને ઇંગ્લિશ હું સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ કઉ છું અને મોટું કોમ્પ્યુટર જેવું છે જબરદસ્ત કોમ્પ્યુટર હોય ને તે તમે ભાવ કર્યા હોય ગયા અવતાર તેમાં ફીડ તરીકે નાખાય અને તેનું આ ફળ આવે તે તમારે ભોગવા આવડાવે વૈજ્ઞાનિક રીતે ફળ આપે એમાં કોઈ વધતું ઓછું કશું થાય નહીં એનું જ ફળ જેટલો ગોળ ગાળ્યો ને એટલું જ ગોળ ગળ્યું લાગશે જેટલું કડવું રાખશે એટલું કડવું લાગશે શું કે છે ભાઈ આ બધું જગત સાયન્ટિફિક પ્રકરણ નથી ચાલે છે મોટરો ચલો તેઓ એ વસંતભાઈ ચલાવતા હું નથી ચલાવતો કોઈ ચલાવતું નથી સાયન્ટિફિક સર્જન નથી ચાલ્યા કરે છે સાયન્ટિફિક સર્જન ચલાવવા વાળો કોઈ હશે કે નહીં એમ એમ કે આ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ થી બધું ચાલે છે તો કે આ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ને પણ ચલાવનારો કોઈ હશે ને ચલાવનારો દુનિયામાં એક હોત ને તો તો પછી બાપો થઈ બે લોકો માલિક જ થઈ બે આ બધા પૂતળા કહેવાય ને બધા પછી તો પૂતળા થયા કરે એમ ને કહું છે ને કે હું જે કરું એવું કોઈ બધી આ ઘેર સંબંધી ઉભું કરેલું આ બધું ડાકુ ડાકુ ને બીવડાવવા માટે ઉભું કર્યું છે પછી વિજ્ઞાન ઉભું થયું છે શું થયું છે તમે ખબર પડી ને એટલે બહાર જવું બહાર જવું તમારે એમ જ કેવું પડે ભગવાન ક્રિએટર છે અને એ તત્વ વિચાર વાળા સમજદાર માણસો એ તો કેવું પડે ભગવાન નથી કારણ કે પ્રૂફ થતું નથી કોઈ પણ રસ્તે અને હું તો જોઈને બોલું પણ પ્રૂફે થતું નથી જો ભગવાન બનાવનાર હોય ને તો ત્યારે બધા એ પૂછીએ મેં સાયન્ટિસ્ટ પૂછ્યું ફોરેના મને કહે અમારે ક્રાઇસ્ટે કહ્યું છે અબધમાં માનીએ છે ગોડ ઇઝ ક્રિએટર મેં કહું ગોડ ઇઝ ક્રિએટર કરી ક્રાઇસ્ટે કહ્યું છે બરોબર છે God is created correct by Christian viewpoint by Indian viewpoint by Muslim viewpoint not by fact વાસ્તિક બાય એવું નથી કહ્યું તમારે કે વાસ્તિક જુદું છે આ મેં આ વિજ્ઞાનથી ઉભું થયેલું જગત છે શું થાય એટલે વખતે એમ માનો કે આપણે ભગવાને બનાવી એમ માનીએ તો તમારી પાસે શું પુરાવો છે મને સમજાવો મેં કઈ સાલ કઈ સાલ બનાવી તકે સાલ નથી જાણતો મેં મારો વાંધો નથી સાલ ના જાણતો પણ બનાવી ખરી તક બનાવી મેં બનાવી એની બિગિનિંગ થાય ના થાય શરૂઆત તક શરૂઆત થાય ને શરૂઆત થઈ ગઈ છે તમે શરૂઆત થાય ત્યારે એન્ડ આવે ના આવે તકે એન્ડે આવે શરૂઆત થાય ત્યારે તમે કોઈ આ જગત અનાદિ અનંત છે અને બધા કરવું જ પડે એવું નથી અનાદિ અનંત એવર લાસ્ટિંગ શું કહ્યું ખબર પડી ને એમાં કોઈ અનાદિ અનંત એટલે એવર લાસ્ટિંગ જગત એમાં કોઈને કશું બનાવવું પડે એવું નથી ફક્ત આ બહાર લોકો ડાકુ ડાકુગીરી ના કરે અને સમજુ માણસો માટે ભગવાન ક્રિએટર કઈ બીવડાયા છે ખાલી નહીં તો સ્ટોરો લૂંટી જાય એટલે આપણે બહાર એમ કેવું પડે ભગવાન બનાવનાર છે ભગવાન મારીને તેલ કાઢી નાખશે તમે ખબર ને નહીં તો સ્ટોર લૂટી જાય ભગવાન નો ભાઈ જતો રહે પછી થઈ રહ્યું તમે ખબર ને આ તો વૈજ્ઞાનિક પુરાવા છે ને આ લોજિકલ વાળા એમ પૂછે જો ભગવાન બનાવી તો ભગવાન ને કોને બનાવ્યો ને એટલે જો ભગવાન આનો કોઈ ઉપરી હોય તો મોક્ષ ના હોય મોક્ષ એટલે કોઈ ઉપરી નહીં અંદર હેડ નહીં બધા સરખા તો ને મોક્ષ નો અર્થ બધા સરખા ઉપરી ઉપરી હોય તો મોક્ષ જ ના હોય ને સમજાય એ વાત છે ને એટલે આ બધી વ્યવસ્થિત શક્તિ આ બધું ચલાવે છે આવા વસંતભાઈ વ્યવસ્થિત શક્તિ ચલાવશે તમે વસંતભાઈ થી છૂટા થઈ ગયા અને વસંતભાઈ તમારે શું કરે છે તમારે જોયા કરવાનું તમે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી તમારા ગુણ મોટા મોટા એટલે જ્ઞાયક સ્વભાવ જોયા કરવાનું જાણ્યા કરવાનું અરે પરમાનંદ માં રહેવાનું તમારે આ વસંત ના તમે ઉપરી થયા વસંતભાઈ દેખરેખ દેખરેખ પાર કરવાની તમારે કશું કરવાનું નહીં વસંતભાઈ વસંતભાઈ ફોડે અને તમે તમારો ધર્મ બજાવો વચન વસંતભાઈ ધર્મ બજાવે આ પ્રકૃતિ પ્રકૃતિ નો ધર્મ બજાવે અને તમે પુરુષ થયા એટલે પુરુષ નો ધર્મ બજાવો સમજ પડે ને પુરુષ ને પ્રકૃતિ બે જુદી પાડી પુરુષ નો ધર્મ શું પરમાનંદી એમનો ધર્મ અને આ પ્રકૃતિ નો ધર્મ શું ખાવું આ બધું મિકેનિકલ બધું ખાવું પીવું ધરવું દોડવું કામ કરવો ધંધો કામ કરવો બધું પ્રકૃતિ લાગવું સમજ પડે ને એટલે પ્રકૃતિ ને પુરુષ બે જુદા પડી ગયા છે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી દીધી એટલે આ વ્યવસ્થિત શક્તિ એ વતન પર ચલાવી લે વ્યવસ્થિત શક્તિ તો તમારા પ્રેરણા કરશે અને તમારું વસંતભાઈ ચાલશે તમારે જોયા કરવાનું વસંતભાઈ શું કરે છે તે સમજ પડે ને આ વ્યવસ્થિત શક્તિ બધું ચલાવે છે અને લલ્લુભાઈ પ્રેરણા કરશે અને તમારે જોયા કરવાનું સમજ પડે ને હવે વ્યવસ્થિત શક્તિ શું કરે છે તમને સમજાવું દાખલા એક બે આપીને ક્યાં આ પ્યાલો છે હાથ કાચનો હું આમ લઈને જતો અને પછી મારા હાથમાંથી સરક્યો એટલે મેં આમ આમ પ્રયત્ન કર્યો આમ ઠેર સુધી જતા પડી ગયો તૂટી ગયો તો કોને તોડ્યો તો સવાલ ઉભો થયો લોક શું કે બીજું કોઈ હતું જ નહીં દાદા તમે એકલા જ હતા એટલે તમે તમે બીજો કોઈ હતું જ નહીં એટલે તમે જ તોડ્યો કે છે તારે મારે કબૂલ કરવું પડે આંખે દેખાય એવું કે ને લોકો બીજું ના સમજણ પડે તો આંખે દેખાય એવું જ બોલે ને એટલે મારે કબૂલ કરવું પડે ભાઈ બરોબર છે અમે તોડ્યા અમારી ભૂલ થઈ શું કહ્યું હવે કોણ તોડે છે વ્યવસ્થિત શક્તિ તોડે છે નોકર તમારે ઘેર આવ્યા નોકર ચાલીને આવ્યો નોકર ના હાથમાં ટ્રે પડી ગઈ નોકર તોડતો નથી વ્યવસ્થિત શક્તિ તોડે છે કેમ તોડે છે તાકાત છે કે આપણો હિસાબ છે ચૂકવે છે સમજ ને વ્યવસ્થિત શક્તિ આપણો હિસાબ ચૂકવે છે બિચારા આ નોકર ને નોકર ને સારું મૂર્ખ બનાવે છે કે એનો નિમિત્ત છે બે શબ્દ સાંભળવાનું નિમિત્ત છે એમ સમજ ને તેના બદલે આપડા લોકો હાથ ભાગલા સર ઊંધું બોલીને એને એ તોડે તેમ માનીને ગુનેગાર ગણીને જો આ ચોપડ ચોપડ કરે એનાથી આવતો બહુ બગાડ છે આવતો બહુ પોતાનો ખરાબ કરે છે ગુનેગાર એ નથી વ્યવસ્થિત ગુનેગાર તમારું વ્યવસ્થિત છે શું છે પેલો નિમિત્ત છે નોકર તો નિમિત્ત છે શું છે એટલે નોકર ને આપડે શું કેવાનું કે દજાયો નથી ને કે નોકર ને એમ કેવાનું દજાયો નથી ને એટલે નોકર બિચારા હાથે ઠરે બહુ હારા છે જુઓ ને કે નોકર તો એમ જ મેં ફોડી નાખ્યો પણ આપડે એને કેવાનું તું દજાયો નથી ને ના પછી એને એમ નહીં કહી દેવાનું વ્યવસ્થિત છે નહીં તો પાછું છોકરું ફેંકે ને વ્યવસ્થિત કે વ્યવસ્થિત દુરુપયોગ કરે છોકરું નીચે ફેંકે ને પાછો કે વ્યવસ્થિત છે એવું બોલે એટલે આપણે વ્યવસ્થિત નહીં કહેવાય આપણે એને ધીમે કહેવાય ને ધીમે ધીમે ચાલવું આવું ઉતાવળ ના કરી એટલે એમ સંતોષ થાય બિચારા તો આ વ્યવસ્થિત ઊંધો અર્થ કરે નહીં એટલા માટે લોકો સમજણ નહીં પાડી દેવી જોઈએ આપણે સમજવાનું છે સમજ ને હવે એક દાખલો આ થયો પૂરો બીજો દાખલો આપું હવે કે છે કેમ પ્યાલો ફોડ્યો વ્યવસ્થિત એવું કોઈ પૂછે કે વ્યવસ્થિત પ્યાલા કેમ ફોડ્યો તારે કે આપણા લોકો એક ડઝન કપરકા પીર આવે ને તે હાથ પેઢી સુધી ચલાવે એવા કેટલી પેઢી ચલાવે એક ડઝન કપરકા પીર તે સાત પેઢી સુધી ચલાવે એવા ચલાવે ના ચલાવે ફોડે કોઈ ફોડે નહીં તો તલાક ના ચલાવે તો પછી પ્યારાનો કારખાનો વાળો ના ચાલે વેપારીઓ ના ચાલે ખોડ્યો વાળો ના ચાલે હું હું જોટો જ બીજો ના લાવું તો હવે ને આ તમે ચશ્મા બીજો ના લાવો એ તો બધું આ તોડફાડ કરે છે ને તે વ્યવસ્થિત નું કામ શું છે તોડવું એને અને સપ્લાય એને કરવું બે એવું કામ છે તોડફાડ કરવાનું કામ એનું છે સપ્લાય કરવાનું એનું છે આ સમજ સમજ ભાઈ ને એટલે તમારે કઈ મુશ્કેલી નહીં તમારે જોયા કરવાનું વ્યવસ્થિત શું તોડ્યું અને વ્યવસ્થિત શું સપ્લાય કર્યું જોવાનું આ એક દાખલો થયો સમજી ગયા તમે બીજો દાખલો આવો સમજાવું બધા સમજણ પડે છે તમને સમજણ પડી તમને બધાને સમજણ પડે છે રૂપિયા બે હજાર લેવાના હતા એટલે એક ગજામાં બસો રૂપિયા પડ્યા છે એક ગજામાં બસો રૂપિયા પડ્યા છે અને બીજા ગજામાં બસો રૂપિયા બીજા એક ગજા બસો પડ્યા છે ચેક બે હજાર ભર્યો તે ચેક ના બે હજાર આવ્યા બીજા ગજા મૂક્યા બીજા એક ગજા બે હજાર મૂક્યા એક ગજા બસો છે અને પછી આવતા હોઈએ આપણે ઘરમણી ત્યારે બોર્ડ વાંચ્યું બિહેર ઓફ થીજ એટલે આપણે કેવું કે લલુભાઈ ગધું દબાઈ દેજો લત તો ખરાબ છે એટલે લલ્લુભાઈ ગધું દબાઈ દે પછી પેલા જમાતે કઈ કાચી નહીં રેવાય એ કાપનાર કઈ કાચા હોય છે તો વાટેલા મરચા બરચા બધું તૈયાર રાખે છે જસ્ટ લઈને ફેંકી અને કાપી લઈ ગયો એટલે આપણે વ્યવસ્થિત કેવું શું કેવાનું વ્યવસ્થિત જોઈ લેવું બેસો ગયા બે હજાર તો તું એક બે હજાર ગયા વ્યવસ્થિત બે હજાર કપાવડાયા આપડો હિસાબ ચૂકવ્યો આપણે પકડાઈ ગયા આજે વ્યવસ્થિત પકડવા ભરતું હતું તે આપણે પકડાઈ ગયા પેલો તો પકડા છે તારે ગુનેગાર આપણે પકડાયા અને પેલો જે કાપી ગયો એ તો પકડા છે જયારે પકડાશે તારે ગુનેગાર અત્યારે તો લેર પોલીસ ભજીયા કરતો હશે અત્યારે તો તમે સમજ પડી ને અને ભૂલ કોની ભોગવે એની જે ભોગવે દુઃખ તેની ભૂલ્યા બે હજાર થાય તેની ભૂલ કાપી જાય તેની ભૂલ નહીં આ જગત તો આવું કાપી જાય એને ભૂલ વાયા કે એમના ભ્રાંતિ ને ઠાકોર સમજ પડે થોડી થોડી કેવું એવું બધું તને સમજ પડી ભાઈ આ જગત ના લોકો શું કે જે કાપનારાને ભૂલ કરી એટલે એમાં કાપનાર ભૂલ કરીને એનો અંત જ નહીં આવે સાચી વાત ચોથી સમજાશે નહી ત્યાં સુધી અંત આવે નહી ખરી ખરી ભૂલ છતાં તમારી કે તમે પકડ્યા એ નિમિત્ત છે એ જયારે પકડાયા એ ગુનેગાર શું કહ્યું સમજ પડે ને આ બધા તમને દુઃખ દેનાર છે તે નિમિત્ત છે ખરેખર દુઃખ દેનારો આ દુનિયામાં કોઈ હોઈ શકે નહીં કોઈ હોઈ શકે નહીં આ દુનિયામાં ખરી અમારી જે છેલ્લી દ્રષ્ટિ ઉત્પન્ન થયેલી છે તે અમે કહીએ છીએ કે આ દુનિયામાં કોઈ પણ કોઈ પણ જીવ કિંચિત માત્ર દોષિત નથી આખું જગત ના જીવ માત્ર નિર્દોષ છે પણ જે દોષિત દેખાય છે એ જ ભ્રાંતિ શું છે ને એટલે આ વ્યવસ્થિત ના દાખલો પેલું ગજુ કાપી ગયો એટલે પછી તમારે શું કહેવાનું વ્યવસ્થિત અને પછી પેલો છોકરો નાઠો એટલે રસ્તા ના લોકો ઉભા રહીને બુવા પાડે એ ભાઈ લલભાઈ શું ગયું તમારું શું ગયું આપડે કેવાનું કે ભાઈ આ ગજામાં બસો હતા ને આ ગજુ તો હારી એમને મજા કાર્ય તો કશું પેલા બધા કે સારું થયું બહુ સારું થયું કશું ગયું નથી ને અને તમે બે હજાર ગયા એમ કહો આપી દે એ લોકો હે તમે કહો બે હજાર ગયા એટલે આપી દે એ લોકો કેટલા હાલે ઠાકોર ના ઉડતા મસ્કરીઓ કરે તમને અક્કલ નથી મૂરખ કે છે એ નહીં કે છે એક તો બે હજાર ગયા બસ મૂરખ બને એના કરતા આપણે મેરી વીચું ને તેરી વીચું હવે પછી ઘર જતી વખતે વચ્ચે પોલીસ ગેટ આવે તો પોલીસ ગેટ માં વ્યવહાર પૂરતો આપણે કહી દેવું કે ભાઈ આ મારું ગજુક ભયું છે અને બે ગયા છે તમે કેસ નોંધી લો કેર દંડાઈ દેવો શું કહ્યું વ્યવસ્થિત માં હશે તો આવશે નહીં તો આપણે પ્રયત્ન કરી જોવાના બધા તો પણ લાગશે જ નહીં મનમાં દુઃખ નહીં ચિંતા નહીં વગર ચિંતા એ પ્રયત્ન કરવાના વ્યવસ્થિત હશે તો આવશે ના આવે તો વ્યવસ્થિત છે પછી ઘેર ગયા ત્યારે મનમય કુદાકુદ કરવા માંડ્યું વસંતભાઈ નું તે શું કે આ તમે વ્યવસ્થિત કહ્યું પણ પેલા બારસો આપવાનું તેનું શું કહે છે બૂમ પાડે ના પાડે આ વગર હું હાલવાનું કશું નથી આપણને મહાપ્રાણ ઠર્યા છીએ આજે જ્ઞાન થી દાદા ને જ્ઞાન થી શાંતિ થયેલી છે તારી એ ગોદા માર માર કરે મન ગોદા માર માર કરે તો શું કરવું પડે લલ્લુભાઈ અહીં વગર કોમ નું ગોદા માર આપણું મન છે શું કરીએ કાઢી મેલાઈ ગઈ કાઢી મેળે જતું ના રહે એટલે આપડે ઉપાય ફરી કાઢવો પડે ખબર ને એટલે આપડે જાણીએ કાકી આખી રાતે ધમકી નહીં ઊંઘવા ના દે એટલે આપડે ઘરમાં જઈ અને કેવાનું કે ભાઈ હા ખૂબ દૂધ નાખી શીરો બનાવો ખુબ દૂધ નાખી અને શીરો બનાવો અને થોડા ભજીયા બનાવો થોડી રાયતું બનાવો બધું આ બનાવો કઈ એટલે ઘરવાળા વસંત કમાઈ ના આવ્યો કઈ ઘરવાળા શું જોડે કે વસંત કમેલા એ ખુશ થઈ જાય બિચારો અને વસંતભાઈ બરોબર જમે આ રીતે અને ઘણા સુધી જમવા જે થવાનું હજાર ઉઠી રહ્યા અને પછી ઉઠીને થોડી વાર બેઠા ગુંગા પાછું એ સુઈ જવાનું આખી રાત મન મેં ચૂપ ભાઈ ને પડે આમ જાય ને એટલે ખાઈ પીને ઉઈ જવાનું સવારમાં ઉઠીએ ત્યારે પોલીસ વાળા આવ્યા હોય પોલીસ શું છે તમારે સગા પકડાઈ ગયો છે માણસ આપડે કહે શું શું હકીકત બની તકે આખી રાત રમી રમ્યો દારૂ પી ગયો કે છે અને પૈસા પાડી કર્યા છે આપડે કઈ વધ્યું છે કઈ ટકા આઠસો હારી પચી વધ્યા છે એટલે આપડે આઠસો હારી પચી લઈ લેવાના પોલીસ વાળા પાસેથી અને પછી આઠસો ગધા મૂકી દેવાના અને હારી હાથમાં રહ્યા તે હારી પછી ડોલર માંથી પંદર ડોલર પોલીસ કે તમે ઝાપાડી કરજો અરે હાડા દસ ડોલર પેલા કે તું ખાજે કઈ આજે કઈ શું કહીશ ન્યા નાખે વગર ગમે પાસે દિયેલ ખબર ને અને આઠસો રૂપિયા આઠસો ડોલર ઘરમાં લઈ જઈ અને બેંક ખાતે બે હજાર જમે કરવાના અને બારસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના અને આઠસો પછી તિજોરી મૂકી દીધા આ વ્યવસ્થિત ખાતે ઉધાર્યા તે કશોક સોદો કરીશું નહીં તો ત્રણ ચાર હજાર પાસ નફો લઈને આવશે ત્યાં વ્યવસ્થિત ખાતે જમે થશે જમે ઉધાર ચાલ્યા કરશે અમથા વગર કોમના માથે લઈને ભર્યા કરો તો હગણ નહીં અને પાછું જોડે લઈ જવાનું નહીં કશું અહીંથી અહીંથી કોઈ લઈ ગયેલો નહીં પાંચ અબજ ડોલર હોય ને તો અહીંથી ઘેર ત્રણ જતી વખતે ડોલર લઈ જવાની છૂટ નથી કાયદો નથી છે કાયદો આ બાજુ કઈ તો શાને માટે હાય હાય કરવાની આપણે વ્યવસ્થિત કાઢે ઉતાર જમે કરવાનું આપણે પૈસો બગાડવાનો નહીં દારૂમાં નહીં બીજી બાબતો તોફાનમાં ખોટો પૈસો ખર્ચવો ના જોઈએ પૈસો ખર્ચો તો સારા રસ્તે લોકોને સુખ થાય લોકોને કેમ સુખ થાય લોકોને કેમ શાંતિ વરે લોકોને કેમ આનંદ થાય એવું એવી રીતે પૈસો વાપરવો સારા સારા ધર્મ રસ્તા ધર્મ જેને કહેવામાં આવે ધર્મ એટલે બીજાઓને સુખ આપવું એમ ધર્મ કહેવાય સમજ ને તે વાપરવો પણ આપણે જાતે વાપરી નહીં ખાવો જાતે પૈસાનું પાણી નહીં કરવું જોઈએ કેટલા સુધી આવ્યું તારી આગળ તમને સમજાઈ હું કરું હું કરું હા તાવ ચડ્યો હોય કે હું કરું હું કરું એટલે શું કરીએ જ તો તાવ ચડ્યો હોય ને કુદા કુદ કરે હું કરું હું કરું હવે કશું થાય નહીં વગર નો કરનાર ને ઓળખ ને શું કહ્યું કોણ કરે છે એને વાંચતો જો વ્યવસ્થિત વાપી જો કેવું સુંદર ચલાવે વ્યવસ્થિત ચલાવશે કેવું અમદાવાદ શહેર પરથી વ્યવસ્થિત રજા લે ચા દાડા અમદાવાદ શહેર પરથી વ્યવસ્થિત રજા લે ચા દાડા તો એ ઘૂંઘળા એ ભૂંગળામાંથી ધુમાડામાં ધુમાડાથી માણસ ભરી જાય બધા આ વ્યવસ્થિત રાતે બધું ખલાસ કમ્પ્લેટ ચોખ્ખું ક્લિયર સર ને વ્યવસ્થિત બધી શક્તિ ચલાવવા દેજો મોટર ચાલે કે ના ચાલે તમારે જોવાની જરૂર નહીં તમારે તો કામ કરે જવાનું આ રાત આ બુદ્ધિ શું ના આપણે કકડાટ કરીએ તો એથી ચાલે ખરી ફાયદો થાય ખરો ફાયદો ના થાય કકડાટ શું કકડાટ શું હેલ્પ કરતો હશે આવતા બહુ બહુમાં જાનવર થવાની નિશાની ભગવાને કહ્યું કે જીવ તું સિંધને શોધ ના કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે તને શોધતા કરવા તમને અધિકાર છે જ નહીં કશું એ તો ભગવાન ના હાથમાં જ છે સમજ પડે ને એટલે તમારે હાય હાય કરવાની જરૂર નથી તમારે કામ કરી દેવાનું વ્યવસ્થિત કરી અને કામ ના હોય તે ત્યારે આપણે શુદ્ધાત્માનું બધું એક કામ કરવું અને કામ બહુ હોય ત્યાં શુદ્ધાત્માનું નરમ કરવું પેલું કરવું ભગવાન વસ્તુ તો માનતા જ નથી સાયન્સ માનીએ છીએ તો ભગવાન ના પર કેવી રીતે છોડી શકાય શું કે ભાઈ એવું કે ના ના ભગવાન વસ્તુ છે જ નથી એમ કે છે કે આપણે તો ભગવાન ને માનતા નથી માનીએ ને આપણે ભગવાન ભગવાન ભગવાન વગર તો ચાલે જ નહીં ગાડું આ દુનિયા ના હોય પણ ભગવાન ક્રિએટર છે કુંભાર છે એવું નથી માનતા ભગવાન તો હે God is in every creature whether visible or invisible તો ભગવાનને લીધે ચાલે છે આ ભગવાનની હાજરીથી જ આ ચાલે છે એમને બધા કરવાનું નથી નહીં આ શરીરમાં હાજરીથી એ ભગવાન ની હાજરી ચાલે ભગવાન ક્રિએટર કરતા નથી આ સમજ પડે ને ભગવાનની હાજરીથી ચાલ્યા કરે છે એમની હાજરી જ બહુ થઈ ગયું શું સમજ ને આ જેમ સૂર્યનારાયણ ની હાજરી અહીંયા આવા જગતા બધું લોકો દોડધામ કર્યા કરે છે ને એવું ભગવાન ની હાજરી થી જ બધું ચાલે છે એટલે ભગવાન માર્યા વગર તો ચાલે નહીં ભગવાન ક્રિએટર એટલે કુંભાર નથી એવું કહીએ છીએ આપણે આ લેખ જે ભગવાન ને ગાળો દે છે તે આપણે નથી દેતા કુંભાર કે છે એ કુંભાર છે નહીં સમજ ને સમજાવી ભાઈ તમને ભગવાન ના હોય તો ચાલે વાત જ ના થાય ભગવાન શુદ્ધાત્મા એ જ ભગવાન શુદ્ધાત્મા એ જ ભગવાન પછી કેટલા સુધી આવ્યું આ ત્રણ આજ્ઞા પૂરી થઈ હવે બે રહી આ ત્રણ માં કઈ અઘરી હોય તો ફેરફાર કરીએ વસંતભાઈ શું અઘરી છે કઈ અઘરી ઠાકોરભાઈ અઘરી રાખતી છે અઘરી નથી તમને લાગે છે કે અઘરી કહ્યું છે હવે ચોથી આજ્ઞા આપું છું ચોથી આજ્ઞા આપું છું કેટલા ઋણાનુબંધ બંધ કેટલા ઋણાનુબંધ ઋણાનુબંધ ઋણાનું બંધ આપડા આગળ વાળા ઋણાનું કે છે ઋણાનું બંધ ત્યાં મળ્યા કેટલા છે લુણાનંદ દ્વારા ચોપડામાં નોમા લખીએ કેટલા થાય ખબર નથી મને શું કે છે તમારા સગા સંબંધીઓ બંધની જોડે તમારે હિસાબ સેવા કેટલા થાય કેટલા છે તમારે ઘણા હોય ઘણા હોય ઘણા ઘણા એટલે આ દુનિયા હવા ચાર અબજ ની હવા ચાર અબજ ની વસ્તી બધા બધા જ હોય છે કદાચ કેટલાક બધા બી હોય એમ ખબર શું પડે એમ બધા હોય ખબર શું પડે બધા હોય આપણે વાક્યો મળે ને અગર તો આપણે દાદા વાતચીત કરે કે અગર અગર બીડી બાપે ફરણ કઈ પણ હિસાબ હોય તે જ આપણે હિસાબ બધો ખબર પડે ને આ મોટર ઉપર આવે છે ને એ બધું રોડન બનશે શું છે એ ઋણાનુબંધ તો તમને ભેગો થાય એટલે આવા પાંચ પચીસ હજાર માણસ હોય તેને આપડે ફાઇલ કેજો ફાઇલ આ વસંતભાઈ એ ફાઇલ તમારી તમે સુધાર્થમાં થયા અને આ વસંતભાઈ તમારી file F I file number one અને મારી ફાઇલ નંબર ટુ જેમ એક સરકારી ઓફિસર હોય સરકારી ઓફિસર હોય તેને એના એના સાહેબ એમ કે કે આ બધી ફાઇલો છે એ નિકાલ કર્યા વગરની પડી રહી છે તે તમે કોઈનો ચા પીશો નહીં અને કોઈની પર ગુસ્સે થશો નહીં અને બધા ફાઇલનો નિકાલ કરવો કે છે શું કહે કોઈની પર ચા પી પીશો નહીં અને કોઈની ગુસ્સે ના થશો એવી રીતે ફાઇલો નિકાલ કરી નાખો સંભાવે એવી રીતે તમારે ફાઇલો નિકાલ કરવાનો છે શું કરવાનું છે જેટલા ઋણાલ બધી ફાઇલો એ પાયડો નો સંભાવે નિકાલ કરવાનો છે સંભાવે પેલા તો ગુસ્સો થઈને આવતો હોય એટલે આપણે તૈયાર ગુસ્સો એ ઠંડો થઈ હસતો હસતો આવતો હતો આપણે હસવા લાગીએ એવું નહીં એ હસતો હોય ગુસ્સો હોય તો આપણે સંભાવ નિકાલ કરવો આજ્ઞા રહેવાનું સમજ પડે ને આપણે ચોખ્ખું કરશું આપણા ચોખ્ખા કરવા છે આટલા થોડા માણસ લઈને તો આપણે આ દુનિયામાં ભટકવું પડે છે એટલે આપણા ચોખ્ખા કરીને એટલે છુટકારો થઈ જાય સમજ ને એટલે ફાઇલો નો સંભાળ નિકાલ કરવાનો એ ચોથી આજ્ઞા આ ફાઇલો છે એનો સમભાવે નિકાલ કરવાનો ઘરમાં ઘરના માણસો વધારે ચીકણી ફાઇલો કેવાય બહુ વાર લાગશે સમજ ને ભાઈ આજુબાજુ આપડે એને કહીએ બસ જય જય સચિદાન તો થઈ ગયું નિકાલ થઈ જશે છોડે ને કોઈ આડું અવડું નીકળ્યો હોય તો પછી કહીએ ગયા મારી તરફ ભૂલ થઈ નિકાલ થઈ જાય પણ ઘરમાં નિકાલ થાય ને ઘરમાં તો ઉપર અથાબડી વેઠે વીટ વીટ જ કરેલા હોય બધા જરૂરી એ પાયલો સભા નિકાલ કરવાનો નિવેડો લાવવાનો ચોથી આજ્ઞા ફાયદો નો સંભાવે નિકાલ કરવાનો તમારે તો થઈ કે ના થઈ નિકાલ તે જોવાનું નહીં તમારે સંભાવે નિકાલ કરવાનો એટલું એ આજ્ઞા તમારે થઈ કે ના થઈ જોવાનું એ મારે જોવાનું તમારે તો આજ્ઞા પાડવાની મારે દબાવ નિકાલ કરવો છે સમજ ને હવે એનો દાખલો આપું ભાઈ તમને સમજ પડે છે બધું આ આપણા સંબંધી હોય શકે જયારે ઉત્પન્ન થાય ત્યારે વડા માંથી પૃથ્વી ઉત્પન્ન થઈ છે ત્યાર પછી એ થર માંથી થઈ છે શું કે છે સમજાતું નથી અને આ જે પૃથ્વી ઉત્પન્ન થઈ જયારે તો એ વરાળ માંથી ઉત્પન્ન થઈ આ પૃથ્વી ઉત્પન્ન થઈ એ વરાળ માંથી ઉત્પન્ન થઈ એ બધું એ હતા હું કઉ છું વાત સમજાય ને એ વરાળ માંથી ઉત્પન્ન થઈ એ બધું વાત જુદી છે એ તમે કાલે હોજે આવજો હોજે નવ વાગ્યા પછી તમે સમજાય સમજ પડે ને અત્યારે બહુ ટાઈમ જાય આપણો આવો આજ્ઞા સમજી તમે હોજે આવજો વરાળ માંથી ઉત્પન્ન થઈ કે કોયડા માંથી ઉત્પન્ન થઈ સમજાય હું અવારમાં સમજ ને એટલે આ વાત તમને સમજાય છે હું કઉ છું તે સમજાયું કે નથી સમજાતી સંભાવ નિકાલ કરવો એટલે આપડે કોઈની જોડે ના પડે એવું ઉકેલ લાવવાનો ભાવ ના ભાવે શું કે છે ભાઈ બસ એટલો જ સંભાવ નિકાલ કરવાનો છે વખતે હવે આજ્ઞા પાડશો તો નિરંતર સમાધિ રહેવું છે માટે સમજી લેજો આજ્ઞા પૂરેપૂરી સમજી લેજો બેહર બેહર હા હવે સંભાળો નિકાલ કરવા માટે દાખલો આપું સંભાળો નિકાલ કરવા આપણે અહીંથી માં જવું છે ઠાકોરભાઈ એટલે આપણે ઘરમાં કહીએ વાઈફ છે કે ચા મારું જમવાનું મૂકી દો એટલે કે પાંચ મિનિટમાં આવો પાંચ મિનિટમાં એટલે આપડે પાંચ મિનિટ પર જઈએ ત્યારે પોતે કરી ઉતારતો હોય ને તે સોણસી ખસી ગઈ શું થયું એટલે તપેલી ઊંધી થઈ ગઈ તપેલી ઊંધી થઈ ગઈ તારે તમે જુઓ તપેલી ઊંધી થઈ ગઈ કયું જ્ઞાન હાજર થશે વ્યસ્ત સંભાવ વ્યવસ્થિત શક્તિ હા વ્યવસ્થિત શક્તિ ઊંધી કરી એટલું સમજી દેજો સમજ પડે ને એ બેને નથી કરી વ્યવસ્થિત શક્તિ ઊંધી કરી એટલે આપણે એમને કેવું કે ધજાયા નથી ને એટલે એ જોડે કહો લલ્લુબીર બહુ ડાયા થઈ ગયા એટલે પછી આપણે શું કેવાનું આ ચોથી આજ્ઞા પાડી વ્યવસ્થિત શક્તિ ત્રીજી આજ્ઞા પાડી ખબર ને હા ચોથી આજ્ઞા પાડવાની કે ફાઇલ ખરો ફાઇલ નંબર ટુ એટલે જો સભા નિકાલ કરવાનો નિકાલ કરવાનો સી રીતે કરવાનો તારે કહે કે આ ભાખરી અને અથોણું મૂકો હું ખાઈને જઈએ છીએ કહે શું એટલે સંભાવ નિકાલ થઈ જશે ને સમજાય ને તમને હા એક દાખલો આપ્યો બીજો એક દાખલો આપું કે આપણે એક રૂમમાં બેઠા બેઠા સુધાર્થવાનું ધ્યાન કરીએ છીએ અને દરવાજો પર આમ આમ થવા મળ્યું એટલે આપણે શું સમજી જઈએ અંદર બેઠા બેઠા એવું છે ના એ તો પેલા ગયા હતા જ્ઞાન લેતા પેલા ગયા હતા જ્ઞાન માં શું તમે કેજો હવે જ્ઞાન લીધા પેલા કેતા કોક આવ્યું છે હવે જ્ઞાન મેં આપી જ્ઞાન નો શું ઉપયોગ કરશો તમે ના શુદ્ધાત્મા કહેવાય અમદાવાદ અમદાવાદ સમજી જવાનું કયા નંબર ની ફાઇલ એ આપણને ખબર પડે નહીં એટલે પછી ત્યાં આગળ આપડે બાયણું ખોલીએ ત્યારે આપણને ખબર પડે કે ફાઇલ નંબર ફિફ્ટી જોડે ચોર વાળો હોય મુસલમાન હોય મિયાભાઈ ચોર વાળો હોય તે આવ્યો હોય એટલે ભાઈ સહેમાન તારે શું છે કે મારા કોથરા ત્રણ કોથરા ખોળના આપ્યા છે મહેતાજી પૈસા નથી આવતા એટલે મહેતાજી ને કઈ કેમ નથી આવતા કે એક કોથરે એસી રૂપિયા ભાવ વધારે રાખી લાવ્યો એટલે આપડે બસો ગાડી નો ઝઘડો છે એવું જાણી એનો સંભાવ નિકાલ કરવાનો સુલેમાન સાથે સુલેમાને કહે ભાઈ આવું અમારી પાસે ભાવ વધારે ના લેવાય તારી ભાવ મારે વધી ગયા છે એટલા લીધા છે કે છે ના પણ નિકાલ લાય કહે જેમ તેમ કરીને બસો ચાલીને બધે પચાસ પોણસે ના મારે હોય ના મારે એકસો વીસ આપીને પણ ઊંચો મૂકી દેવાનું કે સમજ ને અને પછી જાય ત્યારે આપણે પૂછવાનું સુલેમાન કોઈ દુઃખ નહીં રહે તક નહીં થાય નહીં સાહેબ એટલે થઈ ગયો દબાવ નિકાલ કરવાનો આપણે ગમે તે પહોંચતી સમજણ પાડો પણ એના મનને મનને સમાધાન કરી આપો કે તમારી પાસે નથી એને નથી હાલતા શું કહ્યું પાંચ લાખ નું દેવું થઈ ગયું હોય અને તમારી પાસે નથી ને તમે નથી હાલતા એવું જો ચોખ્ખું હશે સાચી વાત અને તમે એને કહો તો એ મારી જશે બરાબર ને સમાધાન કરી આપો એને બસ બીજું કઈ કાયદો એવો નથી કે બધા પૂરા પૈસા આપવા મનનું સમાધાન કરવું એનું નામ જ ધર્મ આપડા લોકો તો મોટું પકડી રાખે બાના પૈ હાથે આપવાનું તેના પૂતળા પકડી રાખે એ તો ના અપાય કોઈ વખત ખબર ને આવું મનનું સમાધાન કરવું જોઈએ જમાનામાં કેટલા વાક્ય થઈ ગયા હવે એ સદીઓ પાછું શું થયું ત્યાંથી આપડે ત્યાંથી નીકળ્યો તે ત્રીજે ઘેર પાછો કઈ ગયો ઉઘરાણી માટે ત્રણ ત્રણ કોથરા આપેલા તે તો પેલા ભાઈ ને કહે છે મારા ના પૈસા આપો ત્યાં ભાવ વધારે કે પૈ વધારે નહીં આપવું કે છે એટલે શરીર ચડી ગયો કે સાહેબ એક પૈ ઓછો લેનાર નથી હું ગમે ત્યારે પૈસા લઈ તો ભાઈ ત્યાં પેલા કે તું મારો ઓળખતો નથી ત્યાં કે તમે તો કોંગ્રેસ ના મોટા મોટા માણસ છો પણ મારે તો આ વેપાર છે ને મારે ભાવ વધી ગયા છે એટલે ઓછો જ ના લઉં કે છે એટલે પણ મારી પાસે ના રે કોંગ્રેસ તો બહુ મોટો માણસ તું જાણું છું ને પણ તું ગમે ત્યાં વડોપ્રધાન હોય તો હું લઉં કે છે એટલે ગોઠ્યો નહીં એટલે અમને જરાક મનમાં ડફડાયો મનમાં એમ થયું સાહેબના મનમાં કે આ નીચે ફેંકી છે એટલે નહીં લે પછી એમને સાહેબે કહ્યું લે ઉઠાવી જોઈએ તું કેવો ઉઠાવું છું જોઉં છું કે છે એમ કરી ફેંક્યા પણ પેલો તો ભડક્યો નહીં તો કરી દીધા ચા ના ભડકે મિયા બે ભડકતો જ તો ગણી લઈ અને જતો તો તાર પેલા કે ઉભો રહે સલિયા ઉભો રહે કે સાહેબ ક્યાં હુકમ હે તાર કે છે સાહેબ હું તને જોઈ લઈશ કે છે આ ઉપરથી પૂરેપૂરા પૈસા આપ્યા અને ઉપરથી જોઈ લેવાનું કે છે તાર સલિયો શું કે છે સાહેબ મેં બી દેખ લુંગા ફાયદો થાય નુકસાન કર્યું નુકસાન શું નુકસાન કર્યું એક તો પૂરા પૈસા આપડે વ્યાજ વધાર્યું મિયાભાઈ જોડે શું કાઢવાનું સાહેબ કાઢવાનું કઈ આપડે તો શું કહીએ છીએ કે ફાયદો સ્વભાવ જાત નિકાલ કરવાનો વેર વધે નહીં એ જોવાનું શું જોવાનું કોઈ માણસ જોડે વેર ના બંધાય ને વેર વેર આપણને મોકલે નહીં જવા દે પકડી રાખીએ એટલે ખરું ખોટું હોય તો પણ ઊંચું આપી દઈને વસ્તુ ઓછું આપી દઈ પણ ઉકેલ લાવવાનો તમારે તો કોઈ દાવડીઓ માણસ આવ્યો હોય અને રૂમમાં આવીને રૂમમાં નુકસાન કર્યું અને ઉપરથી પૈસા ના આપતો હોય પણ એને એને રવાના કરી દેવો ધીમે તો પોલીસ વાળે પોલીસ વાળે પાસે કરાવી નહીં નહીં તો બસ બીજા આવ્યો તો ફોન કરવા આપણે બીજા વાર ક્યાં આવે ને ત્યાં કહ્યા તારે તો પહેલા પહેલો આપવું પણ આ બધું રોકાઈ ગઈ છે આગળ એમ આમ તેમ કરી સમજાય ખબર ને નિવેડો લાવવો કોઈને સમજાડવા ફાયદો નહીં ખાલી ના હોય તો ખાલી ના હોય તો પણ એમ સંભાળ નિકાલ તમારે સમજાય નહીં બાંધો તમે એમ કે તમારે કેટલી થઈ ઠાકોર બધા હમણાં ચોપડા ઘેર રાખતા લાગે બધા બ્લેક માં ખાધું ડાગોરા નામ મકાન કોનું ત્યારે ઠાકોર બેન કશું હતું જ નહીં હવે આપડે સિદ્ધાર્થ ચોપડો રાખવાનો પેલો ચોપડો વ્યવસ્થિત તાબે ગયો વ્યવસ્થિત માં હિસાબ કરી આવશે આપણે શુદ્ધાર્થ માનો ચોપડો રાખવાનો આવે શુદ્ધાર્થ માનો ચોપડે શું લખવાનું જેટલી આજ્ઞા પાવશો ને એટલી એમાં ઝઘડો થઈ જશે શું જેટલી તમે આજ્ઞા પાવશો આ પાંચ આજ્ઞા આપી સમજ પડી ને જેટલી આજ્ઞા અપાવશો એટલી તમે થશે બીજું જેટલો અમારા અમારી પાસે આવશો અને વિધિઓ કરી દેશો અને અમે અમે શક્તિ આપીશું તે પણ તમે થશે બીજું અમાર પુસ્તકો સત્યનારાયણ જગનો છે ફ્રી ઓફ કોસ્ટ આપે છે બધા મોટા મોટા ગમે તેવા પુસ્તક હોય તો ફ્રી ઓફ કોસ્ટ આપે છે તમારે પુસ્તકો પણ મંગાવી લેવા એમની પાસેથી ઓખરીજથી સમજ પડે ને એટલે પુસ્તક વાંચો તોય આમાં ચોપડે જમે થાય અને ચોથું એ છે અક્રમ વિજ્ઞાન નામનું એક માસિક નીકળે છે તેઓ દાદાની મહિને મહિને મહિને મહિને દાદાની વાણી ફ્રેશ વાણી આવે છે એટલે વાંચવા માટે તમારે કામ લાગે એટલા માટે વાતિક લખાઈ દેવું માસિક એકલાના પૈસા માસિક વાળા લે છે બીજા એ પુસ્તક સંઘમાં પૈસા નહીં લેવાનો કોઈ એટલે પુસ્તક તમારે માગી લેવાનો અને માસિક ના રૂપિયા તમારે ભરી દેવાના એટલે માસિક મહિને મહિને આયા કરે હવે ચાર વસ્તુ તમારે જમે કરશે આમાં જેટલી આજ્ઞા અપાવે એટલી કમ્પ્લીટ અઘરું છે કોઈ આજ્ઞા જો આ આજ્ઞા પાડે ત્યારે હું ગેરંટી બોન્ડ લખી કે એક ચિંતા થાય તો બે લાખ નો દાવો ડોલર આપ્યો દંડ આપું બોલો આટલું બધું ગેરંટી વાળું હોય અને પછી જો તમને ના ફાવે તો અમે શું કરીએ પછી અહીંથી જ મુક્તિ થઈ જાય અહીંથી જ પણ ફક્ત આમાં વધારે શું કરવા જેવું છે કે કોલેજમાં ભણ્યા ત્યારે ઠાકોરભાઈ કોલેજમાં ભણ્યા ત્યારે કેટલા વર્ષ ગયા હતા હાઈસ્કૂલમાં કોલેજમાં થઈને તમે મારી પાસે કેટલા વર્ષ કાઢ્યા માટે આનંદ આનંદ અવતાર છે તેને બદલે તમે મારી પાસે કેટલા વાર કાઢ્યો એટલે મારી પાસે જેટલો ટાઈમ વધારે કરો એટલો તમને ઘણો હેલ્પફુલ થઈ જશે શું કહ્યું અત્યારે હું જાણું છું ટાઈમ મળ્યો નથી એટલે હું તમને બળજબરી ના કરી અમે સમજ ને પણ જેટલો લાભ ઉઠાવો એટલો એક મિનિટે લાભ છોડવાનો નહીં અમે અમેરિકા ઇન્ડિયામાં ના આવે પણ અમેરિકામાં આવીએ એટલે ગમે ત્યાં આવ્યો હોય તો આગળ ખર્ચો કરીને પણ દર્શન કરી દેવા તમે સમજ પડે ને અને ઇન્ડિયામાં આવનારા આવે છે શું એ જેને જેનો જેટલું એ આ જ્ઞાન ની કિંમત હોય ને એ પ્રમાણે બધું કરે આ વતન થી ઠેર સુધી દરેક શહેર માં ફર્યા મારી જોડે આમ દૂર છેટું જવાનું હોય તો એમને વાનમાં હોય અને મને છે પ્લેન માં મોકલે મને ના બેન ને અને એ વાન ફરિયાદ કરે ઠેરથી અને ટૂંકું હોય તો વાનમાં આવશે કેટલા હજાર મેલ વાર ચાલ સોળ હજાર હે સોળ હજાર સોળ હજાર બાર આવ્યા પછી સોળ હજાર મેં ફર્યું મે પાંચ પછી હવે અમે કાલે કેટલા વાગે નીકળવાના છો અમે કાલે સવારમાં વહેલા જવાના હતા પણ આ બધાને જ્ઞાન મળેલું અને તમે ઓકરી તો કાલે અવાય નહીં તમારાથી એટલે અમે થોડોક મોડું જવાનું રાખ્યું છે કે તમે આવીને દર્શન કરી જાઓ ને એટલે ઓકરી જ ના આવવું પડે કાલે તમને ભૂલચુક થઈ હોય સુધારી આપીએ કે હવે આપણે શું થાય છે અમે દેખાડીએ પ્રમાણ કરવાનું અને શું થાય છે તમને ભૂલચૂક થઈ હોય તો પછી હવારમાં અમે સુધારી આપીએ સમજ ને અને આશીર્વાદ આપીએ બીજો એટલે કાલે કેટલા વાગે જવાનું છે આઠ વાગે એટલા બધા વહેલા આવી શકશે આ લોકો આવી શકે નજીકમાં છે આજ્ઞા પાડવાનો આશીર્વાદ આપો બરોબર ને શું કે છે થાય પછી બળતરા ના થાય ઉપાધિ ના થાય ચિંતા ના થાય ખોટ આવે નફો આવે એ તો બધો વ્યવસ્થિત તાબામાં છે આપડા તાબામાં જ નથી સમજે ને હિસાબ બધો ગોઠવેલો જ છે અને વગર કોમના હાય હાય હાય હાય હાય કરે છે જોડે લઈ જવાનું જોડે એમ હાય હાય હાય કર્યા કરે છે અને પૈસા આયા તો સારા રસ્તે વાપરવા નહી તો હવાનું કામ કેવું છે લલુભાઈ કે અહીંથી હવા પહે મોટો વંટોળિયો હોય ખૂબ મોટો તોય પણ હવા પહે રૂમમાં અને જો પાછળ નીકળવાનું ના હોય તો બીજી પહેવાની બંધ થઈ જાય એટલે પાછલી બાજુ દરવાજો ખુલ્લો રાખ્યો હોય તો હવા નિરંતર પહેયા કરે ખબર ને આપણા લોકો દરવાજા બધા બંધ કરી દે તારે રૂમ એકલી ભરાઈ જાય પણ પછી આવે નહીં ખબર પડે ને એમ લોભ લોભ એમ લોભ લોભ લોભ એટલે રૂમ ભરીને બેઠો પેલું તો આયા જ કરે જયા કરે આયા કરે જયા કરે એટલે બારણું ખુલ્લું રાખજો પાછલું બારણું ખબર પડે ને આપણે લોકોને સુખ આપીશું લોક આપણને સુખ આપશે બાકી સુખ તો હા આપણે તમારે આપો એટલું જ તમને મળે બીજું કઈ શેર નહીં આપે